એ લંબાઈ છે ત્યાં દરેક માણસના વિચારને એક્સેપ્ટ કરે એટલે સુધી લંબાઈ છે કેવી કરે છે તે પોતે એક્સેપ્ટ કરે છે નાના બચ્ચે તે એક્સેપ્ટ કરે છે એક્સેપ્ટ કરે એવું એ આત્મશક્તિ છે પરમાત્મા શક્તિ અરે એ આત્મા જ છે પણ એ બધી ઊંડાણમાં નહીં ઉતરું આપણે આપણે છે ને તે આત્મા આપણે મોક્ષ માટે આ લાયક છે ઊંધું નહીં ઉતરવાનું ના આવતું હોય એ આત્મા જેમાં ભાવ ના હોય એ આત્મા રમે સંસારમાં પાંચ વર્ષમાં બધી જ પીડાઈ જાય પેલા અવતારમાં પાંચ જ વર્ષમાં બધી જ પીડાઈ જાય કેટલું લાંબુ છે બધું કારણ કે સંયમ પરિણામ એટલા બધા વધતા જાય એટલા બધા વધતા જાય એટલા બધા વધતા જાય નબી થઈ સંયમ પરિણામ કરોડ અવતાર સુધી એક માણસ ના થાય એટલા એક જ્ઞાની પુરુષે કલાકમાં સંયમ પરિણામ વર્તે કેટલી પણ આગળ જાય તો કેવડાને શું થાય બહુ શું સંયમ પરિણામ એટલે આત્મ પરિણામ અને ઉજ્જવલ પરિણામ બંનેને જુદા યથાર્થપણે રહેવાનું શું કરે ઉજ્જવલ પરિણામને જોવા આત્મ પરિણામ રહેવું આ ગાંઠો છે એ ઓછી થઈ જશે ત્યારે બીજા નિર્દોષ દેખાશે ને આવરણ છે માત્ર આવરણ નથી પણ આવરણ અભાવ કશું બધું કરે તો એટલે શ્રાદ્ધ ના આવે આત્માનો સ્વીકૃતિ છે જવાની કઈ વધવા જ નથી આવે

એટલે તને પાંચ છ ગાંઠો આમ ગોઠવી રાખેલી છે છ ગાંઠો તો આમ બરાબર પાંચ પાંચ છ ગાંઠો ગોઠવેલી છે નિરંતર દેખાયા કરે છે એટલી એટલી જ ગાંઠોની બાંધે છે શાક માર્ગમાં જે બધી જાતનો શાક હોય પણ આપણી દ્રષ્ટિ ક્યાં જાય છે એ જોવાની કયા સારું એ હા વિષય ની એક મોટી છે વિષય વિષયો વિષયો બીજું લોભની ગાંઠ છે એની પછી માન અપમાન આવે છે પછી કપટ આવે છે કપટ સ્વરક્ષણ સ્વરક્ષણ પોતાનો બચાવ કરવો પોતાનો બચાવ કરવા માટે ખબર છે બીજું કશા તમારે હા અપમાન નો ભય હોય અથવા પોતાની ભૂલો હોય રક્ષણ માટે એના માટે બીજું અહીં આવું હોય તો પણ બીજા માટે બીજા માટે બીજું કોઈ વસ્તુ માટે ખબર છે આ બધી ગોઠવ કપટવાળી જ હોય કપટ કરે તો જરૂર ફળ મળે બધી ગોઠવ કપટવાળી માને કપટ કરે તો ભલે અપમાન કપટ કરે તો ના મળે એટલે બધું કપટ વગર બધું નાયેલી વાત માત્ર કપટ નહીં વિષય કપટ વગર ના મળે બધો માલ હોય દાદા આપણી જાગૃતિ કેવી હોવી જોઈએ ત્યાં આપણી જાગૃતિ આ બધી ગાંઠો વચ્ચે ગાંઠો ઉપર કેવી રીતે હોવી જોઈએ સારી જાગૃતિ આજના જમાનામાં સારી જાગૃતિ તેથી વધારે તો સારી વાત પણ આ નહીં તો સારી અપવાદના બહુ બહુ દાદા એ આખું અંદરની મશીનરી એ માન અપમાન સામે આમ સેન્સિટિવ હોય છે એકદમ સેન્સિટિવ હોય છે અંદરથી માન અને અપમાન સામે એટલે મન મનના એવિડન્સ ભેગા થાય એટલે કે બે જણા પાસેથી પસાર થતો હોય તોય જો પેલા મોઢું ફેરે તોય મહી પડવો પડે એટલે મહી પેલું પકડી લે છે કે જો મને અપમાન મારું રિસ્પેક્ટ નહીં અને અપમાનનું પણ એટલું જ બધું અંદર ખાને બધું સેન્સિટિવ હોય છે એ બાજુ ચંચળતા હોય છે અપમાન માટે એટલે એ બાજુ દિશા એ ભણી એ દિશા ભણી પગલા જ ના માંડે પહેલાં તો જાગૃતિ આવી છે ને એ બધી જાગૃતિને મંદ કરી નાખે એવી વસ્તુ મારે બધું આપણે કામ કર્યું તો જાગૃતિ અત્યારે સારી પ્રમાણે આવી પરિણામ વધી જાય જાગૃતિ મંદ કરાવી નાખે અને દાદા એવો જ છે બધો કપટનો વણિક પ્રકૃતિ આ માન અપમાન આ વિષયો દાદા ચોગરધામના બધા એવો માલ છે તો એમાં શેતીને એટલે કેવી રીતે પોતે મંદમતામાં ના પણ એ દેખાય છે છતાં જતી નથી અને દાદા બહુ એટલે એનું એ પ્રકૃતિ એવી છે ને કે ખબર જ પડવા દેતી કે આ વણી પ્રકૃતિ વર્તી રહી છે પછી બહુ ઉપયોગ મુકાય કે પંદર દિવસે એમ નજરમાં આવે કે નહીં હા એવું જ છે વણી પ્રકૃતિ પાછું દાદા એવડાઈએ તો ખબર જ નથી પડતી સંસારમાં કોઈ ના જાય દુખાવા એટલે વધારે ઉતરે ડિગ્રી કરી હોય બે ત્રણ બે ચાર ઘરે ડિગ્રી કરી હોય તેમાં વધારે સારી ચડેલી હોય તેની પર દુખાવ ઉતરે કાચી હોય ત્યારે એવું આ દાદા અત્યાર સુધી જે બન્યું એમાં દાદા પોતાની પાસે એટલે જ્ઞાન પહેલા હતો એની પાસે એવી કોઈ શક્તિ નથી કે આ વસ્તુ પ્રાપ્ત કરી શકે કે ટકાવી શકે આ જ્ઞાન જ ક્રિયા કરે તમારે કશું કરવું ના પડે જ્ઞાન જ ક્રિયા પરિણામ જોઈએ તેની જોઈએ લખ્યું ને આ શબ્દો દેખાયા કરે એને કેર વિકટ તરીકે તે સાયક શિક્ષિત કરે આખું જુદું દેખાય આખું દીપક જ જુદું દેખાય તમે તારા સ્ટેજ ઉપર બધાને એ જાગૃતિ લાવી પડશે અને ના આવી હોય તો ઘેર જઈને ચાદરવડી રડવા જેવું નથી એ તો આવશે અત્યારે જ આવશે શું ભાઈ આપણે ભાવના કરી છે કે આવું હોવું ઘટે એટલું કહ્યું નહીં એટલે જ્ઞાન પછી તમને કામ કર્યા કરે અને આપણે ગયે થયું તો થયું નહીં તો કઈ નહીં તો એવું થાય શું કહ્યું આપણા પહોંચીને આવ્યા ત્યાં કેટલાક માણસ કે અરે ભાઈ થયું થયું નહીં તો કઈ નહીં ના એવું ના બોલે આપણે કઈક આ ધિકારી છે ને આ હોવું ઘટે બસ એટલું જ બોલવાની જરૂર આપણે પાછું રાતે હોઈ જવાનું જરૂર ઓળીને પી જવાનું વિરોધાભાસ આપણો ના હોવું કારણ કે આ હરીફર જ્ઞાન નથી અહીં રેસકોર્સ નથી એ ઉત્તમ હોય આપણે કેવું બહુ ઉત્તમ છે એમ કેવું એ એમાં પરિણામ પણ તમને લાગે ને ઉત્તમ છે વડોદરામાં બધા મહાત્મા મને કહી ગયા લોકોને તો ઇનામ આપવાનું મને એકદમ હવે આવી જાગૃતિ અહીંયા આગળ વધતી હોય અને ત્યાં આગળ સાંભળવા જઈએ આપણે કૃષ્ણમૂર્તિનું કે અવેરનેસ અરે અવેરનેસથી ડિવેરનેસ અમારા અમારા મજૂરો છે ડિવેર થઈને અને તેની આગળ એલર્ટ તો અમારા મોટા કારખાનાના બધા મેનેજરો છે એલર્ટનેસ અને તેની આગળ આ એક્ઝેક્ટનેસમાં આવવાનું શું છે આ એક્ઝેક્ટનેસ એટલે અવેરનેસ ની વાંધો લોકો જાય છે નેક્સ્ટ થાય જાણો અવેરનેસ અવેરનેસ ની આગળ આપણે બધું બિહેરનેસ ધીરે ધીરે બિહેર કર્યા કરે નથી કરતા અવેરનેસ ની આગળ બિહેરનેસ છે બિહેરનેસ ની આગળ એટલે એલર્ટનેસ છે એલર્ટનેસ ની આગળ એક્ઝેક્ટનેસ છે એક જ હોય તો બીજા પ્રશ્નો પ્રશ્ન છે થતા ઘણા પ્રશ્નો પૂછે છે આનું શું છે આનું શું છે પણ જો એક જ લક્ષ્ય હોય છે કે જે સામે મારે સાચવું છે પછી બીજા પ્રશ્નો ઉઠતા નથી સાવ ચોક્કસવાસ છે બધી રીતે આ જ્ઞાન એકદમ સહાયકારી નિશ્ચયમાં હરિકમ ઉભાર્યો પછી બીજા પ્રશ્નો નડતા નથી કોઈ પ્રશ્ન કે આ સાયન્ટિફિક નોલેજ શું તે નોલેજ એક જ કહે છે કે મારે મારા ધ્યાન છે પહોંચવું છે આમાં વૈજ્ઞાનિક કવિ મોકલી હતી ઉભી થાય તને દેખાય કે આડે ઉભી થઈ એક બાજુ આડે ઉભી એક બને દેવ આડે ઉભી થાય એનો પાઠ ભજવે એનો પાઠ ભજવે કઈ પડી ગયું કઈ ધોઈ ગયું ગમતું હે હજી પેલા અહીં પરિણામ ઉભા થાય સૂક્ષ્મ પરિણામ બધા એટલે પણ એની સામે પોતે રહી શકે છે આવે છે દાદા મારે બોલી જાય હા એવું બન્યું દાદા હા અકળામણ થાય ને તો અકળામણ એકની ઉપર બે બે ત્રણ ચાર પાંચ એ એક ને કે ચપ્પી ઉપર ના પકડાયું પહેલા સ્ટેજે અકળામણ ના પકડાય તો એ વધી વધીને ફૂટી જાય સમય પહેલા જાગૃતિ ગઈ ખીચડી સાંજની સમય પહેલા જાગૃતિ પણ આ જાગૃતિ વધે સભાઈ દે જાગૃતિ કે વસ્તુ બાકી ખરી જાગૃતિ સમય પછી થાય જેમ જેમ બહાર સમતું જાય ને તેમ જાગૃતિ આવે દાદા ભગવાને સભાન કરાવ્યું દોષો ભરેલા રોગો ભરેલા ભૂગા પણ એનું સુખ નથી રહેતું સુખ તમે બીજી કઈ વર્તો નહીં તારે બીજાને જ્ઞેય તરીકે જોણો ત્યારે સુખ વર્તે બીજું બધું આવ્યું હતું તેને જ્ઞેય તરીકે જાણો ત્યારે સુખ વર્તે નિરાકુરતા તો છે જ ત્યારે નિર્દોષ તો કોણ ઉપાય બીઠા નહીં નિર્દોષ તો કોણ ઉપાય હું તો દોષ અનંત નો ભાજન શું કરું બીઠા નહીં નિર્દોષ તો તરીએ કોણ ઉપાય જેટલા દોષી થાય તો આત્મા પ્રગટ થઈ ગયો તમારે આ બધું માપવાનું નથી તમે માપશો નહીં તમારું જે પ્રગતિ થઈ છે ને તે અંતર આપવાનું પરિણામ માપી લે છે અંતર પરિણામ માપી લે એ દ્રઢ નક્કી થઈ જાય એ માપી લે એનું નામ જ જ્ઞાતા દશા એનું નામ જ જાગૃતિ અંતરાત્માનું પરિણામ માપી લે એનું નામ જાગૃતિ તેમનું બહુ જાગૃતિ છે આવું આવું પરિણામ થયું એમ બધું માં ધગાવડાવું દર્શન કરવા લોકો કોઈને દેખાતા પાંચ દોષ ના દેખાય બધા બધા આચાર્ય છે પાંચ આમ આમ કરો તો ના દેખાય કઈ તૈયારી જો આપણે છે કામ પડે છે જમીન પર પડેલા છે સારું ના કહેવાય કહે છે એટલે આ દીપક દેવાનું એટલે સાધુ એમ તો ના કહ્યું રજા ભાઈ ગયા છે હા ભાઈ કે છે એમ તો બધું ખોટું થાય ના થાય કશું સમજી જ નથી આ સંગીત એટલે કયું સંગીત શબ્દનું શબ્દની પ્રતિ શબ્દની શબ્દથી આત્માની પ્રતિ તે નથી આ તો અનુભવથી પ્રતિ દેખાવા જોઈએ એ જાગૃતિ નુકસાન કરતા કોઈ જીવને નુકસાન કરતા હોય જીવને સ્પર્શી ન હોય અને બીજા સૂક્ષ્મતર સૂક્ષ્મતમ દોષો છે કે કોઈને સ્પર્શે નહીં પોતાને પોતાને સ્પર્શે એ અમને દેખાય સૂક્ષ્મતર નથી સ્થિરતા જે રહે છે આત્મસ્થિરતા જે રહે છે એ વખતે મનના વિચારોની બધું બંધ આ જે આત્મસ્થિરતા રહે છે એ વખતે મન ને બધું મન અને બધું સ્થિર જ થઈ જાય છે એવું કશે મન આત્મા સ્થિર થયેલા મન થયું છે એવું કહ્યું મન ચાલુ હોય તો ત્યારે આત્મા સ્થિર થયું છે બરોબર છે આમ છે એ કે છે કે થાય આવી રીતે થાય છે મન બધું સ્થિર થઈ જાય છે વિચારો આવતા નથી ઉઠવાનું મન ન થાય એ તો અમુક ટાઈમ આખો દિવસ ઘણો વખત રહે ઘણો વખત રહે મન મન સ્થિર થઈ વિચાર નહીં વિચાર ના આવે અને હાલવા ચાલવાનું ઉઠવાનું કે બોલવાનું મન ના થાય અમુક કલાક રહે પણ બીજે વધારે ના રહે અમુક કલાકો બે ત્રણ કલાક અડધો કલાક આપણે રહે અડધો કલાક પછી એવું રહે પણ બીજું મન તો મન તો ભરેલું હોય ત્યારે મન તેમાં છે છૂટા પડીએ છીએ આધારે મને આવા મા બાપ મળ્યા છે આવા ભાઈ બહેન મળ્યા છે આવા શેઠ મળ્યા આ બધા સંબંધો કેવા પ્રકારના આદિ સર્વનું જ્ઞાન ફીટ કરી આપ્યું તમે આ બધું જ્ઞાન ફીટ થયું છે ને સાથી મા બાપ આવા મળ્યા ને ત્યાંથી આવા મળ્યા ને ત્યાંથી ભાઈ આવા મળ્યા ને ધણિયાની ત્યાં આવા મળ્યા એ બધું જ્ઞાન ફીટ થયું નથી હે હકીકત માં શું છે સમજણ કરાવી મોગ શું છે બંધન શું છે જગતનું સર્જન વિગત સર્જન ક્યાં આધારે છે પોતે આમાં કેવી રીતે ફસાયું છે કેવી રીતે મુક્ત થઈ શકે એના બધા કોડ સ્પષ્ટ માં આવ્યા તમે આવ્યા છે ને જગત કોયડાસન છે તે આ સિદ્ધાંતિક જ્ઞાન દ્વારા આખો કોયડો ઉકેલી આપ્યો આખી સંસાર દ્રષ્ટિ ફ્રેક્ચર કરી શુદ્ધ સમ્યક દ્રષ્ટિ તત્વ દ્રષ્ટિ ઉત્પન્ન કરાવી પ્રત્યેક જીવતા જીવોમાં શુદ્ધ આત્મસ્વરૂપના દર્શન થાય એવા દિવ્ય ચક્ષુએ જ્ઞાન આપ્યું પોતે આત્મસ્વરૂપમાં નિરંતર રહી શકે અને પ્રત્યેક જીવોમાં અભેદ આત્મસ્વરૂપના દર્શન કરી શકે એ જ્ઞાન આપ્યું જેનાથી શુદ્ધ જીવમાં નિરંતર રહી શકીએ જે સામા માણસને કાકા છે મામા છે એવી દ્રષ્ટિથી જોતો ત્યાં રાગ દ્વેષ થતાં આ જ્ઞાન પછી શુદ્ધ દ્રષ્ટિ તત્વદ્રષ્ટિ ઉત્પન્ન થઈ બધામાં આત્મસ્વરૂપના દર્શન થતા તે રાગ દેશ તો તૂટી ગયા નિરંતર સંતાભાવ વચનામાં આવ્યો જવાની અને મોહને તો ખૂબ મિત્રાચારીને પણ આ જ્ઞાન જ એવું છે પરિણામ પામે મૂર્છાભાવ તૂટી ગયો ભૌગોલિક ચીજો પ્રત્યેના તમામ મૂર્છાભાવ ગારે કરીને તૂટતા ગયા જ્ઞાન દ્વારા રોટું ફળ મળતું ગયું જ્ઞાન દ્વારા રોટું ફળ મળતું ગયું ભૌગોલિક સુખો પ્રત્યે મૂર્છા ઉડી ગઈ મૂર્છા ઉડી ગઈ પછી સુખની વાંધો નથી મૂર્છા જ ઉડાડવાની મૂર્છા ઉડી ગઈ તે ઉડી ગઈ પણ આપણને મૂર્છા ઉડી ગઈ એવું આપણે બોલીએ એથી કરી ના આવે મૂર્છા તો એક્ઝેક્ટ ગઈ છે શું કહ્યું જ્ઞાની પુરુષ પાસે ટેસ્ટ કરાવી રહ્યું છે સાહેબ મારી મૂર્છા ઉડી કરાય નહીં તો મેં એવી વકીલાતો ચાલે છે કે આ બધી મૂર્છા ઉડી જ ગઈ છે વકીલાતો બધા કરનારા બધા બહુ જ નહીં વકીલાત કરી નહીં પોતાનું સ્વાભાવિક સુખ ઉત્પન્ન થયું અનુભવમાં આવતું રહ્યું છતાં ફરજિયાતમાં ઉદય આવે તો સંપૂર્ણ ઉદાસીનતાપૂર્વક ક્ષમતાપૂર્વક એ ઉદયના નિકાલ કરી પોતાના સહનુભવ સુખમાં જ્ઞાન સ્થિર કરાવશું આ એક ગજબ અજાયબી બની જે સંસારનો હતું કે નહીં જગત આખાને આ મોહ જાય નહીં ત્યાં આખો સંસાર મોહ સદંતર ફ્રેક્ચર જ્ઞાન દ્વારા થઈ ગયો જગતના લોકોને મોહ થાય ત્યાં તેવી જગ્યામાં સંપૂર્ણ જ્ઞાન જાગૃતિ સહિત રહેવાય જગતના લોકો જે જગ્યાએ મોહ થાય તે આપણા લોકોને સંપૂર્ણ જાગૃતિ કરી શકાય મૂર્ખા ના થાય એવી શક્તિઓ જ્ઞાનના પ્રકાર ઉત્પન્ન થઈ અનુભવમાં આવી અને સુધાર્થમાં થયા છતાં દીપકને સંજોગોના દબાણથી જાત જાતના પરિણામો ઉભા થવાના આ વિજ્ઞાન જ એવું છે પરિણામ સ્વપરિણામના ભેદ પાડી પરિણામ અને સ્વપરિણામ પર પરિણામ અને સ્વપરિણામ ભેદ પાડી નિરંતર સ્વપરિણામમાં રાખે પોતે સપદમાં રહે પર પરિણામ ને જુએ જાણે દીપક ભળે જુદા પણ ડાયે ડાયે સ્પષ્ટતાપૂર્વક વધતું જાય છે સપદ અનુભવાતું જાય છે દીપકને થતી અસરો મનના ભાવ સામે પોતાનું પણ પ્રબળ પામતું જાય છે ક્લેશના સંજોગોમાં નિષ્ક્લેશપણું રહે છે ક્લેશના સંજોગ હોય ને નિષ્ક્લેશપણું રહે છે ખરું કહેવાય ક્લેશનો સંજોગ જ ના હોય તેને એટલે કૂતરા કૂતરા થઈ ગયા એના તમારી સંયમ પરિણામ વર્તે કસાયોના સંજોગોમાં કસાયોતાને સંયમ પરિણામ રહે સહેજ ભૂલ થયાનું જ્ઞાન બહાર જાય નહીં સહેજ એમથી ભૂલ થઈ હોય તો જ્ઞાનની બહાર ના જઈ આવા અનુભવ જ્ઞાની ઉપાય પ્રાપ્ત થયેલા ક્રિયાકારી જ્ઞાનનું ફળ સ્વરૂપ છે વાત હકીકતે સ્પષ્ટ છે પોતાને પોતાનું ભાન થયું જ્ઞાન થયું અનુભવ થયો નહીં ભાન થયું ત્યારથી સ્વતંત્ર સનાતન સુખ ઉત્પન્ન થયું પોતે ધાતુ સુખ તાક્યું તો લોકો એ લોકોએ સુખના ભ્રાંત વગર જગતના ભ્રાંત સુખો પાસે દોષ મૂકે તે માટે શું થાય કરુણા ઉત્પન્ન થાય કલ્યાણ ભાવ ઉત્પન્ન થાય એને કરુણા ઉત્પન્ન થાય કે બચાર આ દોર છે પણ આ બધું પેશન જ નથી ને આનું દોડ દોર કરે છે એમ જોયું દાદાને તે છે ને તો દોડતા ગોઠ ભણી આપણે શું કહીએ ના દાદર ક્યારે ભેગું થવાનું કરુણા પોતાને આવું છું પ્રાપ્ત થયું છે છું જગતના જીવો પામો પોતાને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એવું સર્વ જીવો પામો પોતે જે મુક્તિ સુખ રાખેલું અનુભવ પદ સપદ પામે છે એવું લોકો પામો વાંચજો રોજા જીવન જીવવાનું મુશ્કેલ થઈ ગયું છે જ્યાં કોઈ પ્રકારનું સંસારિક કે આધ્યાત્મિક ભાન જ નહોતું ત્યાં કેવળ આત્માનુભવ પદમાં બેસાડી દો એ જ્ઞાની પુરુષ કેવા એ જ્ઞાનદાન કેવું આ દર્શન કાળમાં આશ્ચર્ય પ્રસ્તુત છે આ આજે આ સંસાર ભૂસામણથી છૂટશે એવું નિશ્ચિતપણે સમજાય છે જ્ઞાની પુરુષનો યોગ પર આખા વિશ્વનું કલ્યાણ કરો સત્તર છ ઓગણીસો સિત્યોતેર દાદા દર્શન બીજું તો બધું કરવું લાગે છે પણ જે લેન્ડ એન્ડ અકર્તા થયો એટલે મનની ગણ પોતે અકર્તા થયો શુદ્ધાત્મા થયો એટલે અકર્તા થયો અકર્તા થયો એટલે ગણ ચડાય અને વાટ મન મન શું થાય કરતા થાય એમાં મન શું થઈ જાય અને ઘટ ફૂટે એમને ફૂટે તો મન કહેવાય આપણે કરતા જતા ઘટ તો ફૂટા જ કરવાની એ બધું મન કહેવાય પણ આ કરતાની વાંક છેદાયા કરે નિરંતર સકામ નિદ્રા થયા કરે મન મન ચિદાભૂત કરે કે નિદ્રા થયા કરે ત્યાં આપણે ઉપયોગ મળે એવું શું થાય છે શું ખરાબ વિચાર આવે તો વાંધો નહીં સારા વિચાર આવે તો વાંધો કારણ કે જેમ દુકાન કાઢી નાખી છે પછી માલ કરેલો હોય તો કઈ ના ખરો છે સારો હોય તો કઈ ના સારો તો જમા લઈ જવાનું જોડે લઈ જવાનું છે તો કઈ ના ખરું હવે શુભને માર્ગ ને શુભને લઈ જવાનું નહીં તો પછી મહાવિદ્યા ક્ષેત્રમાં કેમ જવાય પુણ્ય કેમ બંધ આ બહુ પુણ્ય બંધેલી આ બધું અમારી આજ્ઞા પાડે છે એ પુણ્ય મહાવિદ્યા ક્ષેત્ર આજ્ઞા પાડે છે એ આજ્ઞા વસ્તુ એને ધર્મ ધ્યાન ગણાય છે આજ્ઞા રૂપી ધર્મ ધ્યાન એ ધર્મ ધ્યાન છે ત્યાંનો બધો આમાંથી કેટલું કામ એ ધર્મ ધ્યાનથી ત્યાં આગળ હતા પછી તે શુક્લ ધ્યાન છેલ્લા આવતા શુક્લ ધ્યાન એટલું બરાબર પણ શુભ જે છે શુભ ધ્યાન થાય તે પણ ધર્મ ધ્યાનમાં જાય શુભ ધ્યાન જે થાય છે એ પણ ધર્મ ધ્યાન માં જાય હા પણ શુભ ધ્યાન થાય નહીં કરતા હોય શુભ ધ્યાન થાય કરતા હોય તો શુભ ધ્યાન થાય અને શુભ થાય તો શું થાય એટલે એ જે અત્યારે જે શુભ ધ્યાન નહીં થાય છે ને બધા વિચારો એ તો બધું નિર્દ્ર છે નિર્દ્ર તમને તમે દાન આપો તો એને નિર્દ્ર આપે સમજાય અહીંયા જે આપણે ક્રિયાઓ થાય છે ગાવાનું ને બધું એનું શું આ ગાઈએ છીએ એનું શું આજ્ઞામાં આવે છે એનું ફળ બધું ધર્મ ધ્યાનનું ફળ ઊંચા મૂર્તિનું મનુષ્ય છે ઊંચા મૂર્તિનું મનુષ્ય છે હવે તો બહુ બહુ સુંદર આવે અને પછી થશે શીખવું કરું પછી શું છે આત્મા તો છે પ્રાપ્ત થઈ ગયો પેલા દર્શન કરવા દે એક જ વખત દર્શન થાય બહુ થઈ ગયું એક જ વખત દર્શન મુક્તિ કેવળ નાના અટકેલું હતું કેવળ પૂરું જે જે જેટલી ગતિ ગયા હોય ત્યાં ગતિ ગતિ સુધી લઈ જાય જ્ઞાની તું જ્યાં સુધી પહોંચ્યા હોય ત્યાં લઈ જાય તે આગળ ના લઈ જાય આગળનું જે હોય તે એને તે પાછું જવું પડે એમાં ચાલે જ નહીં દાદા અંતિમ પંક્તિ માથે લઈ લે ને દરમિયાન <laughs> ના ચાલે પોતાના માથે આટલી બધી મહેનત કરેલું છે કે દરમિયાન દિલભાઈ જયા ના જવા દે કરતા પદ તેમની રાહ આગ્રહી અને શુભ નો આગ્રહી હોય તે પણ કરતા પદ કહેવાય અને શુભ કે અશુભ નો આગ્રહ નથી દાન આપવાનો એવો આગ્રહ ના થાય આપણે દાન આપવાના ઉદય આવ્યો હતા દાન આપીએ તો નિર્ધાર થઈ હા એની કોઈ ક્રિયાનું ફળ ભરવાનું નથી આ સંસારી કોઈ ક્રિયાનું ફળ થોડું ઘણું કોકના બહુ ચૂંટાળું હોય ને તો એનું થોડું ઘણું છે તે કંઈક તે જ ભાઈ આવે પડે દાગ પડે લાંબુ કહ્યું કારણ કરતા પછી નહીં મણી સાસુ માતા બધું માનેલું એ સાથે ઘટમાં વધારી દીધો સચિદન સચિદ આનંદ કેટલો દર્શ છે કેટલું જબરદસ્ત ભૂલ ગયા આ લુજ્જો કે છે ભૂલ ને લૂંટવામાં ભૂલ ગયા લુજ્જો કે છે એ લૂંટાના લુજ્જો દાદા કુદેરી થઈ ગયા લૂંટવામાં ભૂલ ગયા માટે છે પોતે લૂંટ્યું લૂંટાવડાય લૂંટા પછી એનું બોલ્યું તો એક મધવાસ બધું ભૂલ ગયા અને પેલું દુધવાનું કહે તો આગળ જઈ કેમ શકે બહાર એની શક્તિ નથી આ જગત વ્યવસ્થિત જાણતા નથી વ્યવસ્થિત બહાર ને કરતા ગાય છે આમ કર્યું હતા આમ થાય તે આમ બગાડ્યું એમ બને આ બધું થાય છે જાણતા જ નથી નહીં તો કાંઈ ફૂટી ગયા હોત તે વખતે વ્યવસ્થિત સમજદાર બંધ જ ના થાય તો વ્યવસ્થિત બહાર જાય છે ને નહીં સમજતા નથી બહાર જતા એ વ્યવસ્થિત એમનું એવું છે કારણ કે વ્યવસ્થિત અજ્ઞાન છે વ્યવસ્થિત અજ્ઞાન વ્યવસ્થિત વ્યવસ્થિત પોતાના પર આધાર રાખે એક કાયદેસર ગભરેલું નથી દરેકના પર આધાર રાખે એટલે શું કે મારો હિસાબ છે તે પેલા એમાં જાય અને એના પરિણામ આવે બધા વ્યવસ્થિત ગોઠવાઈ ગયેલું થાય વ્યવસ્થિત એટલે આ કુદરતના બીજા સંજોગો ભેગા થઈ અને ગોઠવાઈ ગયેલું છે ક્રમ પર ક્રમ પર પણ પોતાના પરિણામ ઉપર આધાર કરે પોતાના પરિણામ એ કંઈ એવું આપેલું નથી વ્યવસ્થિત તમે જેવા પરિણામ કરો તેઓ વ્યવસ્થિત ગોઠવે વ્યવસ્થિત નથી કહેવાય છે કે જે પરિણામ કર્યું તેનો સીધો બદલો નહીં પછી આ અહીંયા આગળ જે બધું કુદરતના સંજોગો ભેગા થાય જે ન્યાય થાય તે રીતે કુદરતની ભય થવી જોઈએ અને કુદરત ભળતમાં જે પ્રમાણ થાય જે રંગરૂપ થાય તે રંગરૂપ થાય તમારો તો ભાવ એટલો છે એટલો ભાવ તમારે તો લગ્ન કરવાનો ભાવ એટલો અને પછી શકે કુદરતે એટલું બધું ભરવી કરે કે બધું સ્ત્રી ક્યાં આગળ જન્મશે અને આને કેટલા વાગે પહેરવાનું છે ક્યાંય કે ઉંમરે પહેરવાનું એ બધી ગોઠવણી વ્યવસ્થિત કરવી પડે તમારો ભાવ એકલો કરવાનો પહેરવું છે હા એટલા ભાવ ઉપરથી એક એક ધંધો એટલો જ આપણો બીજું બધું જ કુદરતનું છે આપણો એક ભાવ એક ભાવ એટલો જ આપણો સંજોગ ભરવાથી આખી કુદરત ઉભી થઈ જાય છે તે વ્યવસ્થિત રીતે વ્યવસ્થિત રીતે આપે સ્ત્રી સ્ત્રી હોય આ જન્મ બધું હિસાબ બધું ગોઠવણી ગોઠવણી બધી બધું વિવાહ કરવા પેલો ભેળો કરી આવે એને આ વ્યવસ્થિત વ્યવસ્થિતતા હોત ને આ મુંબઈ શહેરમાં કોઈ નવો માણસ આવ્યો તેને સરનામા ઉપરથી ઘર ના જડે ઘર ફરવા માટે દસ દસ કલાક બાર બાર કલાક એ ઘર ના જડે પણ વ્યવસ્થિત હેલ્પ કરે ઘણા ખરા મુંબઈમાં જવું અમદાવાદ જવું છું ને ત્યારે ગાડી લઈ જઈએ ગાડી બેઠા અરે આમ આવ્યું ફરી આમ કે પણ ગાડી એને મેં બીજી જગ્યાએ જાય ડ્રાઈવરે જાણતો નથી ખબર રસ્તો જાણતો નથી ગાડી જાય છે ને બીજી તમે જોયું છે કે વ્યવસ્થિત વેળે ના હોત તો ઘર જ નહીં કલાક બે કલાક માં નવરી ફરી કાઢે કલાક બે કલાકે નહીં થોડી વારમાં ફરી કાઢે નહીં તો જડે નહીં આમ કેમ કરી જડે મુંબઈ શહેરમાં ગામડામાં અડધો કલાક થઈ જાય નથી બધું કરતા હા અમારું ઘર તો આગળ કેટલાક મહાત્મા જવું પડે છે ને દાદા નો ફરતા ફરતા ત્યારે અડધો કલાક થાય હા કરું જય દાદા કે અત્યાર ઘણી કંપનીઓ પૈસા ખાઈ ગઈ શેરોડલોટ ના પૈસા ખાઈ જાય ને ઘણી કંપનીઓ નુકસાન ના પૈસા પૈસા દબાઈ જાય તો પેલા કંપની વાળા ખાઈ જાય ચોરી ચપાટી કરતા એના માટે લડતા જ હોય લડતા જ હોય લડતા જ હોય હા છે પોતાના માટે નહીં ગામને માટે ભગવાન કોઈ બધા ભેગા થયા હતા તમે તો એજન્ટ કહેવાય ભગવાન ભેગા નથી સપનામાં સપનામાં ચમકતા આવી જાય આમ એજન્ટ કહેવાય દાન કાર્ય કરતા

અઢાર પાંચ ઓગણીસો સિત્યોતેર કીર્તિભાઈને ગેસ લાગે તો એટલે ભગવાન ની હાજરી હોય તો આગળ બધું શાંતિ થઈ જાય ભગવાન તો આ દેખાય છે નહીં તો પટેલ છે મહી છે ભગવાન તો મહી આ તો પટેલ છે પટેલ તો ડેરાસર કહેવાય ને ત્રણ લોક નો નાશ છે આગળ બધી શાંતિ થઈ જાય અને માગો એ મળે આપણી આપણી બધી અડચણો કાઢી આપે તો હોય માણસ ના હોય અર્જન રાઈટ ના હોય ભૂલો નથી દેખાતી આત્મા પ્રગટ નતો તેની ભૂલ નથી દેખાતી અત્યારે આટલી બધી ભૂલો દેખાય છે એ શું કારણ છે કે આત્મા પ્રગટ થયો તો આત્મા નતો નથી <laughs> શરૂઆતમાં જયારે એમને તો પછી ધીમે ધીમે કે રહે જ હું ને વાતો કરીએ છીએ બીજી કોઈ વાત નહીં શું ભાઈ હા નહીં તો કરે ભાઈ આખો પછી ઘરનું ખાવાનું એ બધું કઈ કાળા બજારનું ખાવાનું છે ઘરનું ખાવાનું લુગડા ઘરના થાય ને બળ્યા કરે બેન પડી તમારે થાય થયું ના હોય તારું એરિયાની બેને કે અગિયાર આના મૂકજો જરા પાછું આની હળગ્યા કરશે પાછું અગિયાર ને કઈ બધા હળગા વચ્ચે એવું કરે પૈસો કોને વાલો ના આવે તો પાછું મુકાય મુકાય કરે જય સચિદારાયણ પપ્પાજીને કઈ ફેર લાગે છે ના પોહાય પાંચ ચાખવાની બળતરા હોય કેમ પોહાય ભગવાન બધા પિત્તર વધારે એટલે આ શું ખુલી ગયું એ ખેંચી ગયા પારકા વિશેનું ધ્યાન કર્યું આ સુખ્યા થઈ તારે કોઈ ખેંચી ગયેલું ચોક્કસ ઘેરે જ છે હા નથી ના થાય પૂરું તો માથે પડી ગયું માથે પડવું પડે સાહેબ તમે કરી આવો સાહેબ તમે કરી આવો તો કેવાય કહેવાય ના કહેવાય કહેવાય હે કહેવાય ને ભર્યા વગર ના એ તો ફી જોઈતી હોય તો આપી દઈએ ડાક્ટરે ફી ફી લેવાનું ફી લેતા ફી હતું